એ આવો આવો આવી ગયા બધા નાના નાના ટપુકડાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો પ્રશ્ન આવ્યો છે ક્રિકેટ રમતો રમતો અરે વાહ સાંભળો સાંભળો આજે હું તમને મૂછાળી માની વાર્તા કહેવાનો છું હો ભાઈ આહા એમનું નામ ગીજુભાઈ બધેકા હતું એ તો બહુ સરસ સરસ વાર્તાઓ કહેતા હો આ વાર્તાનું નામ છે ટસુકભાઈ <laughs> ટસુકભાઈ સાંભળો એક ડોશી હતી આ ડોશી એકવાર ગામના પાદરે લાકડા વીણવા ગઈ પાદરે ચીબડાના વેલા બહુ થયા હતા હો ભાઈ તમે બધાએ ખાધા છે ને તેમાં એણે એક ચીબડું જોયું ચીબડું ખાવાનું મન થયું એટલે ડોશીએ તે થોડીને ઘરે લાવી ડોશી તો હાથ પગ ધોઈને જ્યાં ચીભડું ખાવા જાય ત્યાં ચીભડું બોલ્યું માં માં મને ખાશો માં હું તો તમારો દીકરો છું ડોશી તો વિચાર કરવા લાગી કે આ ચીબડું કેવી રીતે બોલે એટલે એણે તો ચીબડાને એક બાજુમાં મૂક્યું અને થોડી વાર થઈને ત્યાં એમાંથી એક છોકરો નીકળ્યો બોલો ડોશીએ એ છોકરાનું નામ સાંગો પાડ્યું એક દિવસ ફરીને ડોશી પાદરે ગઈ અને ચીભડું તોડી લાવી ડોશી જ્યાં ચીભડું ખાવા જાય છે ત્યાં ફરીને ચીભડું બોલ્યું મામા મને ખાશો માં હું તો તમારો દીકરો છું ડોશી તો નવાય પામીને ચીબડાને આઘું મૂકી દીધું થોડીક વારમાં એમાંથી એક બીજું બાળક નીકળ્યું તેનું નામ ડોશીએ શરવણ પાડ્યું હો એ બાળકનું નામ વળી થોડાક દિવસ ગયા એટલે ડોશી પાછી પાદરે ગઈ અને એક સારું મજાનું ચીબડું તોડી લાવી જ્યાં નિરાત કરીને ચીબડું ખાવા જાય છે ત્યાં ચીબડાને વળી પાછી વાણી આવી એને તો ભાષા આવી બોલતા આવડું અને એ બોલ્યું મામા મને ન ખાશો હું તો તમારો દીકરો છું ડોશીમાં તો બહુ વિચારમાં પડી ગયા હો ભાઈ અને ચીબડાને એક બાજુએ મૂક્યું થોડીક વારે આ ચીબડામાંથી એક ત્રીજો છોકરો નીકળો ભાઈ બોલો આ પેલો છોકરો સાંગો બીજો સરવણ અને આ ત્રીજો છોકરો ડોશીએ તેનું નામ લાખો પાડ્યું <laughs> ડોશીને વળી એક દિવસ ચીબડું ખાવાનું પાછું મન થયું હો અને તે પાદરે ગયા શોધીને સરસ મજાનું મીઠું ચીબડું ઘરે લાવ્યા ઘરે આવીને ડોશી જ્યાં ચીબડું ખાવા જાય ત્યાં તો ચીબડું બોલ્યું શું બોલ્યું માડી મને ન ખાતા હું તો તમારો દીકરો છું લો બોલો ડોશીએ તો આ વખતે પણ ચીબડાને એક બાજુ એમાં બાજુમાં મૂકી દીધું થોડીક વાર થઈ ત્યાં તેમાંથી એક છોકરો નીકળો એ છોકરાનું નામ ડોશીએ લખમણ પાડ્યું પહેલાનું નામ શું હતું સાંગો બીજો સરવણ ત્રીજો લાખો અને ચોથો લખમણ ડોશી તો આ વખતે પણ ચીબડા ખાવા માટે ગયા પણ હવે ચીબડા ખાવાનો સમય જતો રહ્યો હતો એટલે ડોશીએ વિચાર કર્યો કે હવે એકવાર જાવ અને જેવું મળે એવું ચીબડું લાવીને ખાવ એટલે ડોશી તો એક પાકું ને નાનું સરખું ચીબડું લઈ આવ્યા હો ભાઈ આ ડોશી જ્યાં હાથ પગ ધોઈ ને ચીબડું ખાવા જાય છે ત્યાં તો વળી ચીબડું બોલ્યું હ હ હ હા મને ન ખાશો હું તો તમારું બાળક છું ડોશીએ તો ચીબડું ન ખાધું અને એક બાજુ મૂક્યું તરત જ તેમાંથી એક ટૂંકું ને ઠીંગણું ઠીંગણું બાળક નીકળ્યું હો નાનું અમતું ડોશીએ તેનું નામ ટસુકભાઈ પાડ્યું <laughs> ટસુકભાઈ ડોશીના તો પાંચે દીકરા ખાય પીને પી ખાઈને મોટા થયા ભાઈ એક દિવસ આ ડોશી જંગલમાં લાકડા લેવા માટે ગયા હો અને ડોશીના રસ્તામાં સિંહ મળો સિંહ કે ડોશી ડોશી તને ખાવ ડોશી ડોશી તને ખાવ ડોશી કે અરે ભાઈ મને તે ખવાય તું તો મારો ભાઈ થાય તું મને ખાય તો તારા ભાણે જો રખડે તું મારા છોકરાનો મામો થા સિંહ તો મનમાં વિચાર કરવા લાગ્યો અને ડોશીને એકલીને ખાવી એના કરતા ડોશીના છોકરા નહીં ખાઈ જવા એવો વિચાર સિંહે તો કર્યો હો ભાઈ એટલે સિંહે તો વિચાર કર્યો કે આ ડોશી અને એના છોકરાઓ બધાને ખાવા તે ઠીક છે ભાઈ તે બોલ્યો ડોશી તો હું મારા ભાણેજોને રમાડવા આવું છું ચાલ ભાણેજોને વાત કરજે કે આ તમારા મામા આવ્યા છે કાલે સાંજે આવીશ એમ કહીને સિંહ તો ગયો ડોશી કે ઠીક ઘેર જઈને ડોશીએ છોકરાઓને બધી માંડીને વાત કરી હો કે સિંહભાઈ મળ્યા હતા અને ચેતતા રહેજો બીજા દિવસે સિંહ સાંજે આવ્યો હો ભાઈ આ સિંહ મામો અને સૌ ભાણેજો બેઠા મામા ભાણેજ બધા ભાણેજો એ મામાની સારી રીતે ચાકરી કરી હો સેવા ચાકરી કરી પછી આ બધા છોકરા હતા ને એ ભાણેજોએ મામાને કહ્યું મામા મામા એક વાર્તા કહો એટલે સિંહભાઈ વાર્તા કહેવા લાગ્યો બોલો ખોટું ખોટું મામા થઈને આવ્યો હતો ને એટલે એણે તો વાર્તા માંડી પહેલાં તે ખાસું સાંગો સરવણ આ પેલો સાંગો ને સરવણ પહેલાં તે ખાસું સાંગો સરવણ પછી તે ખાસું લાખો લખમણ પછી તે ખાસું ભાઈને પછી તે ખાસું બાઈને લો બોલો સરવણ લાખો લખમણ ટસુકભાઈ અને બાઈને ખાસું એવું તો ગીતમાં ગાવા માંડ્યો આ સિંહે વાર્તા પૂરી કરી પછી ભાણેજોને કે એ ભાણાભાઈ એ ટશુકભાઈ હવે તમે બધા વાર્તા કહો હવે તમારો વારો છોકરાઓ કે સાંભળો મામા આથડા તે થોભશે સાંગો સરવણ આથડા એટલે હાથ આથડા તે થોભશે સાંગો સરવણ પગડા તે ઝાલશે લાખો લખમણ લાખોને લખમણ પગ ચાલશે સાંગોને સરવણ હાથડા ચાલશે માથડું તે કાપશે ટશુક ભાઈ રે દીવડો તે થોપશે ડોહલી બાઈ રે આમે તો બધા ગીતમાં ને ગીતમાં ગાવા લાગ્યા કે હાથ સાંગો સરવણ ઝાલશે ને પગ ઝાલશે લાખો લખમણ ને માથું કાપશે ટસુકભાઈ અને ડોશીમાં હતા ને એ દીવો જાલીને ઊભા રહેશે લો બોલો આ છોકરાઓ તો બહાદુર નીકળ્યા હો ભાઈ આ વાત સાંભળીને સિંહના મનમાં તો ફાળ પડી ફાળ એ તો ખૂબ ડરી ગયો એટલે એ તો પૂંછડું પોતાને માથે લેતો ને જંગલમાં નાસી ગયો ભાઈ ઉંદર જેવો થઈ ગયો બોલો લો તો ભાઈ આ ટસુકભાઈની વાર્તામાં મજા આવીને પ્રસમભાઈ તમને એને ચાલો ચાલો હવે જલ્દી જલ્દી ક્રિકેટ રમીને પાછા આવો અને મમ્મી સાથે સૂઈ જાઓ મજા પડીને આવતીકાલે તમને બીજી વાર્તા કહીશ હો આવજો